हलो राजा दंडवत विद्यापति दंडवत प्रणाम राजा कौन कौन भरत हाँ भरत भाई हाँ भरत भाई भरत भाई आपका फोन अब म्यूट कर दो Thank you. જે લાસ્ટ ક્લાસમાં આપણે બ્રહ્મ કહો કે સર્વવ્યાપી તત્વ કહો અર્થ એક જ છે એ ટોપિકને લાસ્ટ લીધું હતું ને દૈશિક પરિચ્છેદ કાલિક પરિચ્છેદ અને સ્વરૂપકૃત પરિચ્છેદ એ ત્રણને સમજ્યા હતા હવે તે સર્વવ્યાપી સર્વાત્મક હોવાથી ત્રિવિધ ભેદ વિવર્જિત પણ છે એ ટોપિકથી આજે કરવાનું છે હાલો છે કરો ઉકાળી આપું છું મહારાજા કરે હા સ્વરૂપ પરિચ્છેદ કીધું મનીષ બોલું છે હા કરો મનીષભાઈ હા તે સર્વવ્યાપી સર્વાત્મક હોવાથી ત્રિવિધ ભેદ વિવર્જિત પણ છે એ ત્યાંની ટોપિક છે જે હા બ્રહ્મ વસ્તુ કે સ્વરૂપની સીમામાં બંધાયેલું નથી તે સાંભળીને કેટલાક ભેદવાદીઓના મનમાં શંકા થતી હોય છે કે જળ જીવ અને અંતર્યામીથી નો ભેદ સ્પષ્ટ દેખાઈ આવે છે ત્યારે બ્રહ્મમાં વસ્તુકૃત પરિચ્છેદ નથી તેમ કહી શકાય આથી બ્રહ્મમાં સજાતીય વિજાતીય ને સ્વગત ભેદો છે તેવું સાબિત થાય છે એટલે અહીંયા બ્રહ્મ કોઈની લિમિટેશનમાં નથી બંધાયેલું સ્વરૂપ કોઈ વસ્તુ પર નથી જળ હોય જીવ હોય કે બધામાં બધાની અંદર હોય છે સ્પષ્ટપણે દેખાય છે કોઈ પણ સ્વરૂપે એટલે બ્રહ્મની વસ્તુકૃત પરિચ્છેદ નથી થતું આથી ક્વેશ્ચન માર્ક કર્યો છે કે પરિચ્છેદ કહી શકાય પછી એવા છે કે આથી બ્રહ્મ સજાતીય વિજાતીય અને સ્વગત ભેદો છે તેવું સાબિત થાય છે એટલે શું કહેવાય છે સ્વજાતીય વિજાતીય સ્વગત ભેદો એનો મતલબ આગળ સમજાવશે તો મેઇન ટોપિક આવશે ને એમાં એનું એક્સપ્લેનેશન આવશે હા છે બ્રહ્મના તાત્વિક સ્વરૂપના જ્ઞાનથી આ શંકાનું નિરાકરણ સમજતા પહેલા સજાતીય ભેદ વિજાતીય ભેદ અને સ્વગત ભેદ કોને કહેવાય તે સમજીશું એટલે હવે અહીંયા પેલું મારાથી કીર્તન હતું એવું થયું કે બધાને હવે કમ્પ્લેટ પર્ટિક્યુલર સમજાવશે ડેફિનેશન એ સમજાવશે સજાતીય ભેદ એટલે કોઈ એક ગુણધર્મમાં જ્યારે અનેક વસ્તુઓમાં વ્યાપક રીતે તેમના ઉત્પન્ન થતાની સાથે જ મળી આવતો હોય તો તેને તે તો તેને જાતિ ભેદ કહેવામાં આવે છે દાખલા તરીકે અર્જુન યુધિષ્ઠિર દુર્યોધન અને કર્ણ વગેરે જુદી જુદી વ્યક્તિઓ છે પરંતુ તે બધાને આપને એક શબ્દ મનુષ્યથી બોલાવી શકીએ છીએ કારણ કે તે બધામાં મનુષ્યત્વ જાતિ સમાન રૂપે રહેલી હોય છે એક જ જાતિના હોવાને કારણે બધા મનુષ્યને સજાતીય કહેવામાં આવે છે અહીં ધ્યાન લેવાની વાત વાત એ છે કે બધા મનુષ્યો જાતની સમજાવો અને હેલો હેલો મારી અવાજ સંભળાય છે હેલો હા જી રાજા જી રાજા સંભળાય છે તો આલોલ થી ડિસ્કનેક્ટ થયા લાગે છે એટલે આમાં એ વાત મેં કીધી છે કે બ્રહ્મના આગળ જેવી રીતે દૈશિક પરિચ્છેદ કાલિક પરિચ્છેદ અને સ્વરૂપકૃત પરિચ્છેદ એ ત્રણ બતાડ્યા એના પછી હવે અહીંયા ત્રણ પ્રકારના ત્રિવિધ ભેદ વિવર્જિત બ્રહ્મ છે એ વાતને અહીંયા સમજાવે છે એટલે અહીંયા એ વાતને જેવી રીતે સ્ટાર્ટ કર્યું કે બ્રહ્મ વસ્તુ કે સ્વરૂપની સીમામાં બંધાયેલું નથી એ સાંભળીને કેટલાક લોકો એવું સમજે છે કે જળ જીવ અને અંતર્યામીથી બ્રહ્મ અલગ છે મતલબ બ્રહ્મમાંથી ત્રણ પ્રકારની ઉત્પત્તિ થઈ એક તો જળ જીવા જળ પદાર્થો બીજું જીવ પદાર્થો અને ત્રીજું અંતર્યામી એ આ ટોપિક ની અંદર જ ડિટેલમાં આગળ આવશે એટલે અને અત્યારે હું એક્સપ્લેન નથી કરતી તો જળ જીવ અને અંતર્યામી એ ત્રણ પણ બ્રહ્મથી ભિન્ન છે એવું કેટલાક લોકો અહીંયા સમજી લે છે એટલે વસ્તુકૃત પરિચ્છેદ નથી એવું કેવી રીતે કહી શકાય કેમ કે બ્રહ્મ થી જળ પણ અલગ છે જીવ પણ અલગ છે અને અંતર્યામી પણ એનાથી ભિન્ન છે તો એ વાત નહીં આ કીધી છે કે આ ભેદ જે છે એને અહીંયા સાબિત કરે છે કે એવું નથી જળ છે જીવ છે અને અંતર્યામી છે ત્રણે બ્રહ્મથી અલગ નથી એટલે અહીંયા એ વાતને આગળ સમજાવી કે મુખ્ય ત્રણ પ્રકારના ભેદ સંસારમાં જોવામાં આવે છે એક સજાતીય ભેદ એક વિજાતીય ભેદ અને સ્વગત ભેદ એ ત્રણે પ્રકારના ભેદ બ્રહ્મની અંદર સંભવ નથી એ વાતને અહીંયા આગળ હવે સમજાવે છે આ ટોપિકમાં તો સૌથી પહેલું સજાતીય ભેદનો ટોપિક છે એની અંદર એ વાતને કીધી છે કે કોઈ પણ ગુણધર્મ જ્યારે અનેક વસ્તુઓમાં વ્યાપક રીતે તેમના ઉત્પન્ન થતાની સાથે જ મળી આવતો હોય તેને જાતિ કહેવામાં આવે છે સૌથી પહેલા આમાં જાતિને સમજવાનું છે જાતિ એટલે શું કે જેવી રીતે આપણે કહીએ કે મનુષ્ય જાતિ તો જાતિ થી અહીંયા કાસ્ટ અર્થ નથી સમજવાનો જાતિનો મતલબ છે કે મનુષ્યતા હ્યુમાનિટી એ કેરેક્ટરિસ્ટિક દુનિયાના દરેક માણસની અંદર છે હવે એને તમે એઝ એ લિવિંગ ઓર્ગેનિઝમ બધાનો કોમન કેરેક્ટરિસ્ટિક માનો કે બીજી કોઈ રીતે માનો કે બે પગ છે બે આંખો છે બે કાન છે બે નાક છે આપણી બોડીની રેસ્પિરેટરી સિસ્ટમ હોય ડાયજેસ્ટિવ સિસ્ટમ હોય બધું સેમ છે બધામાં એવી રીતે માનો પણ મનુષ્ય જેટલા પણ છે સ્ત્રી હોય પુરુષ હોય બાલક હોય કે વૃદ્ધ હોય દરેક દરેકની અંદર એ કોમન કેરેક્ટરિસ્ટિક તમે શું ફાઇન્ડ કરો કે હ્યુમન એ હ્યુમન હ્યુમન છે એક મનુષ્ય છે અથવા એક લિવિંગ ઓર્ગેનિઝમની અંદર તો બધી વાત આવી જાય કેમ કે પશુ પક્ષી વગેરે પણ આવી જાય એને અત્યારે આપણે એક્સક્લુડ કરીએ તો ખાસ કરીને હ્યુમાનિટી એનું જે કેરેક્ટરિસ્ટિક જે દરેક મનુષ્યની અંદર છે એને આપણે જાતિ કહીએ છીએ કે હ્યુમાનિટી એક જાતિ છે જે દરેક મનુષ્યની અંદર હોય છે એટલે મેં જે રીતે કીધું કે સ્ત્રી છે પુરુષ છે ઉંમરમાં નાનો છે બાળક છે જવાન છે કે વૃદ્ધ છે એનાથી આને ડિફરન્સ નથી પડતું એ માણસ છે એ વાતને આપણે સમજીએ તો એ માણસાઈ કે હ્યુમાનિટીને આપણે જાતિ કહીએ છીએ જેવી રીતે આમાં એક્ઝામ્પલ આપ્યું કે અર્જુન છે યુધિષ્ઠિર છે કર્ણ છે એ બધા અલગ અલગ વ્યક્તિઓ છે કોઈ સારું છે કોઈ ખરાબ છે આપણે દરેકને અલગ અલગ રીતે એને એનાલિસિસ કરીએ છીએ મહાભારતના એ લોકોના કેરેક્ટરિસ્ટિક ઉપરથી તો એ દરેક માણસ અલગ અલગ છે તો પણ આપણે એમ કહીએ છીએ કે આ હ્યુમન છે આ માણસ છે અલગ અલગ વ્યક્તિઓ છે સારા ખરાબ હોઈ શકે તો પણ બધા માણસ છે એ બધાની અંદર કોમન છે તો એ રીતે એ બધા સામા એ લોકોની મનુષ્ય હોવું એ લોકોની જાતિ છે કેમ કે બધાની અંદર કોમન છે હવે અહીંયા એ વાત મેં કીધી કે એક જ જાતિ હોવાને કારણે આપણે એમ કહીએ કે મનુષ્ય કમ્યુનિટી માનો હ્યુમન કમ્યુનિટી માનો તો એ બધા સેમ છે કયા કેરેક્ટરિસ્ટિકથી હ્યુમાનિટીના કેરેક્ટરિસ્ટિકથી બધા સેમ છે એ જાતિ છે હવે અહીં ખાસ વાત એ ધ્યાનમાં રાખવાની છે કે બધા મનુષ્યો જાતિની દ્રષ્ટિથી એક જાતીય છે પણ નેચર હોય સ્ત્રી પુરુષ હોય ઉંમર હોય કે સ્વભાવ હોય બધાથી પાછા ઇન્ટરનલ ભેદ મનુષ્યોની અંદર છે જેવી રીતે આપણે બ્રોડ કેટેગરી કરીએ તો એક મેલ છે અને એક ફિમેલ છે એના પછીની કેટેગરી કરો તો એજ ગ્રુપથી તમે કરો કે પાંચ વર્ષથી નાનો છે કે ચૌદ વર્ષથી ઉપર છે અઢાર વર્ષથી ઉપર છે કે ત્રીસ થી ઉપર છે ચાલીસ થી ઉપર છે કે એસી થી ઉપર છે તો આ સેકન્ડ કેટેગરાઇઝેશન આપણે મનુષ્યની અંદર કરી શકીએ એવી રીતે ઇન્ટરનલ અલગ અલગ એક ફેસેટ ને ધ્યાનમાં રાખીને ઘણા ભેદ મનુષ્યની અંદર કરી શકાય જેવી તમે એક્ઝામ્પલ આપ્યું તમે એ લોકોની જેન્ડરના આધારે કરો એજ ગ્રુપના આધારે કરો એ લોકોના સ્વભાવના આધારે કરો કે એ લોકો કેવી લાઈફ જીવે છે એના આધારે કરો કોઈ પણ રીતે કરો તો એ રીતે બધા મનુષ્ય છે તો પણ ઇન્ટરનલ એ લોકોની અંદર પણ ભેદ છે એટલે મનુષ્યમાં સજાતીય ભેદ છે એમ આપણે કહી શકાય કે સમાન જાતીય હોવા છતાં પણ સબ મતલબ બીજા પણ ભેદો એ લોકોની અંદર ઇન્ટરનલ ભેદ એમનામાં છે મનુષ્ય જાતિની અંદર છે એટલે આને બે લેવલ ઉપર સમજો મનુષ્ય જાતિના હિસાબે બધા સમાન છે પણ ઇન્ટરનલ જે પણ જે લોકોની અંદર ભેદ છે એના હિસાબે અંદરો અંદર બધા બધા અલગ અલગ છે દરેક મનુષ્ય એકબીજાથી અલગ છે તો આપણે એમ કહીએ કે મનુષ્ય જાતિની અંદર સજાતીય ભેદ છે કે ઇન્ટરનલ એ લોકોની અંદર ભેદભાવ છે એવી રીતે જીવોને બ્રહ્મમાં સજાતીય માની શકાય કેમ કે બ્રહ્મની અંદર ચૈતન્યનું કેરેક્ટરિસ્ટિક છે જે દરેક જીવાત્માની અંદર પણ ચૈતન્યનું કેરેક્ટરિસ્ટિક છે તો જીવને બ્રહ્મનું જાતિ સજાતીય માનો કે ચેતન હોવાના કેરેક્ટરિસ્ટિકને પકડો તો બંને સજાતીય છે પણ બ્રહ્માંડ હોવાને કારણે બ્રહ્મના ગુણધર્મો ચૈતન્ય નિત્યતા વગેરે જીવમાં પણ છે જે રીતે મેં કીધું આપણે પહેલા સમજાતા કે જેવી રીતે સમુદ્ર છે અને એની એક બુંદ છે એનું એક ટીપું છે એવી રીતે બ્રહ્મ સમુદ્ર છે જીવ જે છે એનું એક ડ્રોપ છે એક બૂંદ છે તો બ્રહ્મના જેટલા પણ કેરેક્ટરિસ્ટિક છે બધા જીવની અંદર પણ છે પણ તમે એમ કહો કે સાઈઝ બદલાઈ જાય કે બ્રહ્મની અંદર બ્રહ્મ જેટલા છે જીવની અંદર જીવ જેટલા છે એટલે કે જેવી રીતે ફોર એક્ઝામ્પલ એમ સમજો કે સમુદ્રમાં પણ ખારાશ છે અને એના ડ્રોપમાં પણ છે પણ સમુદ્રની ખારાશનું પ્રમાણ વધારે છે જીવાત જે ડ્રોપ છે એની ખારાશનું પ્રમાણ ઓછું છે તો એ કેરેક્ટરિસ્ટિકને પકડીને તમે એવી રીતે સમજો કે બ્રહ્મ જે છે એની અંદર પણ ચૈતન્ય છે જીવાત્મામાં પણ ચૈતન્ય છે બ્રહ્મનું પણ અસ્તિત્વ છે જીવનું પણ અસ્તિત્વ છે બ્રહ્મની અંદર પણ ચેતનતા છે કે એ લિવિંગ છે એવી રીતે જીવાત્મા પણ લિવિંગ છે પણ જેવી રીતે આગળ આપણે જોયું કે બ્રહ્મ જે જે છે એની ઉપર દેશ કાલ અને સ્થાન એ ત્રણની સીમા નથી બ્રહ્મ ઉપર જીવ ઉપર છે જેવી રીતે મેં એમ સમજાવ્યું કે દેશ હું પણ જીવું છું મારું પણ અસ્તિત્વ છે પણ હું અત્યારે જો આ રૂમમાં છું તો આ રૂમની બારે નથી માંડવીમાં છું તો હલોલમાં નથી હલોલમાં છું તો મુંબઈમાં નથી કે મુંબઈમાં છું તો વડોદરામાં નથી એ દૈશિક પરિચ્છેદ છે દેશની સીમા છે એ રીતે કાલની સીમા છે કે મારું આયુષ્ય સેવન્ટી યર્સનું હોય કે એટી યર્સનું હોય અત્યારે હું વીસ વર્ષની છું તો વીસ વર્ષ પહેલા મારું અસ્તિત્વ નતું એસી વર્ષ પછી મારું અસ્તિત્વ નહીં હોય સેમ વે સ્વરૂપની સીમા છે મારું જેવું ફોર્મ છે મારી જેવી બોડી છે એવું જ છે હું કોઈ બીજા જેવી ના દેખાઈ શકું કે કે બ્રિજેશભાઈને કોઈ મૈત્રી ગોસ્વામી ના કહી શકે કે મૈત્રી ગોસ્વામીને કોઈ જુહી કે દર્શના મહેતા ના કહી શકે તો એ સ્વરૂપ પણ એના ઉપર પણ કોઈ જાતની સીમા છે કે ફિક્સ આપણું બોડી છે કે બોડી ટાઈપ છે એનાથી અલગ આપણું બીજું કોઈ સ્વરૂપ નથી તો આ ત્રણ સીમા જીવાત્મા ઉપર છે બ્રહ્મ ઉપર સીમા નથી હવે કમ્પેરેટિવલી તમે એવી રીતે સમજો કે અસ્તિત્વ તો મારું પણ છે પણ મારું અસ્તિત્વ અને બ્રહ્મના અસ્તિત્વમાં ડિફરન્સ છે રૂપ તો મારું પણ છે પણ મારું રૂપ અને બ્રહ્મના રૂપની અંદર ડિફરન્સ છે મારું પણ કોઈક સ્થાનમાં મારું અસ્તિત્વ છે એની સામે બ્રહ્મનું જુઓ તો દરેક સ્થાનમાં એનું અસ્તિત્વ છે હું પણ કોઈક લક્ષપણ સુધી મારું જીવન છે કે મારું એસી વર્ષ સુધીની લાઈફ છે તો એટલું હું જીવું છું બ્રહ્મ પણ હંમેશા બિરાજે છે મતલબ આદિ અંત એનું નથી તો આ રીતે દરેક કેરેક્ટરિસ્ટિક બ્રહ્મના આપણી અંદર છે પણ આપણામાં બધું લિમિટેડ છે બ્રહ્મની અંદર બધું અનલિમિટેડ છે જે રીતે મેં દેશ અને સ્વરૂપ ત્રણેયના એક્ઝામ્પલથી સમજાવ્યું તો બ્રહ્મના આપણે અંશ છીએ જીવ બ્રહ્મનું અંશ છે એટલે દરેક સ્વભાવ દરેક ગુણધર્મો દરેક કેરેક્ટરિસ્ટિક બ્રહ્મની અંદર બ્રહ્મના જીવની અંદર છે પણ કોઈક લિમિટેશન્સ ની અંદર આપણે જીવીએ છીએ બ્રહ્મ જે છે એ કોઈ પણ બધા લિમિટેશન્સ થી બહાર છે તો આ રીતે આ બંને વાતને અહીંયા સમજવી જોઈએ એટલે આ બધા ગુણધર્મો જીવની અંદર પણ છે એ જો આ જાતિને સમજાવવા માટે મેં એક એક્ઝામ્પલ આપ્યું કે જાતિ તમે કોને કહો જ્યારે આપણામાં કોઈ જાતના કોમન કેરેક્ટરિસ્ટિક હોય તો બ્રહ્મના અને જીવના જે કોમન કેરેક્ટરિસ્ટિક આ બધા જ કોમન છે કેમ કે બ્રહ્મ જેમ કે માતા છે હવે માતાના શરીરમાંથી બાળકનો જન્મ થયો હોય તો માતા પિતાના કેરેક્ટરિસ્ટિક તો બાળકની અંદર છે જ એવી રીતે બ્રહ્મમાંથી આપણે જન્મ્યા છીએ તો બ્રહ્મના બધા જ કેરેક્ટરિસ્ટિક આપણી અંદર છે સમુદ્રમાં જેટલા કેરેક્ટરિસ્ટિક છે સમુદ્રના જે ગુણધર્મો છે એ બધા ગુણધર્મો એના ટીપામાં પણ છે એની ડ્રોપમાં પણ છે જ પણ એની અંદર લિમિટેડ છે બ્રહ્મમાં બધું અનલિમિટેડ છે તો આ જાતિને આ રીતે સમજો કે આપણામાં અને બ્રહ્મમાં કોઈ જાતની સજાતીયતા છે આપણે બંને સમાન જાતિના છીએ કે આપણામાં બધા જ કોમન કેરેક્ટરિસ્ટિક્સ છે એ પ્રમાણ ઓછું વધુ છે એની વાત અલગ છે તો એ વાતને અહીંયા સમજાવી છે કે જીવોની ઉત્પત્તિ જો બ્રહ્મ સિવાય કોઈ બીજા તત્વથી થઈ હોત તો બ્રહ્મ અને જીવ વચ્ચે સજાતીય ભેદ સંભવી શકે કે હું અલગ છું અને બ્રહ્મ અલગ છે પણ જીવ જો બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલો હોય તો એની અંદર એ જાતનું સજાતીય ભેદ સંભવી શકે નહીં કેમ કે જે માતા પિતામાંથી બાળકનો જન્મ થયો હોય એનામાં એ લોકોના જ કેરેક્ટરિસ્ટિક એ લોકોના જ ગુણધર્મો હોય એ રીતે મારું જન્મ બ્રહ્મમાંથી થયું છે કે જીવાત્માનું ઉત્પત્તિ બ્રહ્મમાંથી થઈ હોય તો બ્રહ્મના જ સ્વભાવ બ્રહ્મના જ ગુણધર્મો જીવાત્માની અંદર પણ છે જ એટલે બ્રહ્મ અને જીવનું સજાતીય ભેદ પોસિબલ નથી સમજાયું આ હેલો મારી અવાજ સંભળાય છે આમાં કઈ પૂછવું છે સમજાયું તમને હા કે ના ના ના આમાં તમે કીધું ને જીવ અને બ્રહ્મમાં સજાતીય ભેદ નથી કીધું ને તમે લાસ્ટ સેન્ટેન્સ હા સંભવી શકતું નથી એટલે આમ એ રીતે ને કે જીવમાં લિમિટેશન્સ છે જ્યારે બ્રહ્મનું આ છે એ અનલિમિટેડ છે એ રીતે જ ને નહીં જો ભેદ આપણે કોને કીધું કે તમે અલગ છો અને હું અલગ છું એને ભેદ કહેવાય આ વાત સમજાય છે તમને હા હા તમે હવે મનુષ્ય કેટેગરી તમે લ્યો તો આપણે બંને સમાન કહેવાઈએ કે ન કહેવાઈએ કેવાઈએ એ જ રીતે બ્રહ્મ ને અને જીવ એ બંનેમાં હવે તમે કોમન શું ફાઇન્ડ કરો તો જેમ કે હું એમ કહું કે યશા તમારી છોકરી છે કે દેહી તમારી છોકરી છે હવે એના જેટલા પણ સ્વભાવ હોય એનો ફેસ હોય કે એના જે પણ જીન્સ હોય એ બધું જ તમારું અને બ્રિજેશભાઈ નું હોય કે ન હોય હા હોય હવે એ એઝ અ પર્સન તમારાથી અલગ છે તમે બંને એક નથી અલગ છો પણ એ કેરેક્ટરિસ્ટિક ને પકડીને ચાલો તો બંને એક કહેવાય કે ન કહેવાય હા અંશ તો તમારું છે ને હા એવી રીતે બ્રહ્મ થી જીવ ભલે ગમે એટલા અલગ આપણે હોઈએ હું એમ કહું કે મારી અને બ્રહ્મની તો કમ્પેરિઝન ક્યાં થાય ભગવાન ક્યાં છે અને હું ક્યાં છું તમે કેટલા પણ ભેદ ઉપજાવી લ્યો પણ પેદા તો તમે જેમાંથી થયા છો એ જ ચૈતન્ય ગુણધર્મ તમારામાં છે બ્રહ્મની જ સત્તા તમારી અંદર કામ કરે છે બ્રહ્મના જ બધા ગુણધર્મો લઈને તમે પેદા થયા છો તો તમારામાં અને બ્રહ્મમાં સમાન કેરેક્ટરિસ્ટિક હોય કે ન હોય હા હોય તો આ લેવલ ઉપર હવે તમારામાં સજાતીય ભેદ કહેવાય કે તમે સજાતીય કહેવાઓ એટલે આવી છે ને સમુદ્ર અને ટીપુ એટલે સમુદ્રમાં ખારાશનો ભાગ વધારે હોય અને ટીપામાં એ પ્રમાણે એનું ગુણધર્મ સેમ છે પણ ખારાશ એમાં થોડી ઓછી છે એ રીતે ને હા એટલે આ તો મેં એ વાતને સમજાવવા માટે કીધું કે જે ડિફરન્સ આપણને બ્રહ્મમાં અને જીવમાં દેખાય છે એ આ જાતમાં દેખાય છે કે બ્રહ્મ ક્યાં અને હું ક્યાં આવી વાત આપણે કેમ કરી કેમ કે આપણને દેખાય છે કે ચલો મારા તો હાથમાં જીવન મૃત્યુ નથી મારા તો હાથમાં કાંઈ નથી એટલે મારી મૃત્યુ તો ક્યારે પણ થઈ શકે બ્રહ્મનો તો ન તો જન્મ છે ન તો મૃત્યુ છે હું તો અત્યારે કેવલ માંડવીમાં છું આનાથી બારે હું પોસિબલ નથી પણ બ્રહ્મ તો દરેક સ્થાનમાં હાજર છે આ જ રીતે આપણે આપણે અને ભગવાનમાં કમ્પેરિઝન કરીએ છીએ ને આપણે બ્રહ્મથી હું અલગ છું એવી ફિલિંગ કેમ થાય છે આ લિમિટેશન ના કારણે આપણને એવું લાગે છે કે હું લિમિટેડ છું અને બ્રહ્મ અનલિમિટેડ છે એટલે આપણે બંને અલગ છીએ પણ ચૈતન્ય ગુણધર્મોને તમે પકડો તો આપણે બંને અલગ કહેવાઈએ કે એક કહેવાઈએ એક જ કહેવાય ને હા તો એટલા માટે હવે તમે આને આપણે જે એક્ઝામ્પલ લઈને પકડ્યા ચાલ્યા હતા મનુષ્યનું એને તમે હવે સમજો પહેલા કે મનુષ્ય જાતિ છે એમાં તમે પણ મનુષ્ય છો હું પણ મનુષ્ય છું બ્રિજેશભાઈ પણ છે યેશા દેહી હોય કે જ્યોતિમામી હોય બધા આપણે બધા મનુષ્ય છીએ હવે એક એક પર્સનલ ને તમે પકડો તો આપણા બધામાં ભેદ પડી જાય કોઈ મેલ છે કોઈ ફિમેલ છે કોઈ બાળક છે કોઈ વૃદ્ધ છે આ બધા ડિફરન્સીસ આપણી અંદર થઈ જાય એ ઇન્ટરનલની વાત છે એક્સટર્નલી તમે મેઇન કેટેગરીને સમજો મનુષ્ય કમ્યુનિટીને તો આપણે બધા સમાન છીએ તો એ જ વાતને અહીંયા સમજવાની છે કે બ્રહ્મ જે છે એ અને જીવ એ બંનેની અંદર એ કોમન કેટેગરી તમે એ સમજો કે બંનેમાં ચૈતન્ય ગુણધર્મ છે ચૈતન્યના લેવલ ઉપર તો હું પણ બ્રહ્મ હું અને બ્રહ્મ બંને અમે લોકો સેમ છીએ મારામાં પણ ચૈતન્ય છે બ્રહ્મમાં પણ ચૈતન્ય છે ઓછા વધારાને અત્યારે ભૂલી જાઓ બ્રહ્મનું વધારે છે જીવનું ઓછું છે એ વાતને અત્યારે ભૂલી જાઓ પણ ચૈતન્ય બંનેની અંદર એ કોમન કેરેક્ટરિસ્ટિક છે એને પકડો તો આપ બ્રહ્મ અને હું આપણે બંને સજાતીએ છીએ હવે સમજાયું એટલે તમને અને મને દુનિયાભરના ગમે એટલા ચાર્ટ કે ગમે એટલા ક્વેશ્ચન આપણને અલગ અલગ કરી દે કે આ આવા છે આ તેવા છે આવા છે આ તેવા છે પણ મનુષ્યની વાત આવે ત્યારે તો તમે પણ મનુષ્ય છો અને હું પણ મનુષ્ય અહીંયા તો આપણને મળવું જ પડે ને એ રીતે બ્રહ્મમાં અને જીવમાં આપણે ગમે એટલા ભેદ બતાડીએ કે ગમે એટલા ડિફરન્સીસ બતાડીએ કે ભગવાન તો આવા છે જીવ તો આવો છે ભગવાન તો આવા છે જીવ તો એની લિસ્ટ તમે બનાવી લો પણ ચૈતન્યની વાત જયારે આવે ત્યારે તો બંને એક કહેવાય કે ન કહેવાય હા તો એ વાત અહીંયા સમજવાની છે કે એટલે બ્રહ્મથી જીવ જે છે સજાતીય છે અને એ બંનેની અંદર તમને એ સજાતીય એટલે ચૈતન્યના નામ ઉપર કે જાતિના નામ ઉપર તો તમે બ્રહ્મથી જીવને અલગ ના માની શકો હવે સમજાયું હા હા ચૈતન્ય ગુણધર્મની નિત્યતાને કારણે જીવ અને બ્રહ્મ ને આપણે સજાતીય માની શકીએ હા સમજાયું જીવન હવે આમાં કોઈને કઈ પૂછવું છે સ્નેહા તને સમજાયું કે નહીં હા સમજાયું રાજા સમજાયું એટલે આ સજાતીય ભેદ નું કીધું કે એટલે મનુષ્ય જાતિમાં જ અને બ્રહ્મમાં ચૈતન્ય તો છે જ એટલે એ સજાતીય છે એમ એઝ એ હ્યુમેનિટી જોઈએ તો આપણે બધા મનુષ્ય જ છે ચાહે કોઈ પણ હોય બટ એઝ એ હ્યુમેનિટી જોઈએ તો આપણે એક જ જાતિના છે પણ ઇન્ટરનલ જે છે એ બધાના જે ભેદ છે એ સ્વભાવ છે કે એમનો નેચર છે એ બધું બધી રીતે અલગ છે એટલે સજાતીય છે અને બ્રહ્મમાં અને જીવમાં જો જોવા જઈએ તો જે ચૈતન્ય ગુણધર્મ છે એ બંનેમાં રહેલા છે પણ થોડા પ્લસ માઇનસ છે એમ ચૈતન્યના લીધે એમ એટલે હવે મૂળ સમજવાની વાત એ કે બ્રહ્મમાં અને જીવમાં સજાતીય ભેદ છે કે નથી સજાતીય ભેદ છે કે નથી એમ નથી નથી કારણ કે અન્ય ગુણધર્મ તો છે જ ને એમ એ બંનેમાં કોમન છે હવે કેવલ ચૈતન્ય ન પકડો દરેક ગુણધર્મ સમજી લો જેવી રીતે આમાં એક્ઝામ્પલ માતા અને નું આપ્યું છે એવી રીતે આને સમજી લો કે જેવી રીતે માતા છે હવે માતા પિતામાંથી જ બાળક જન્મ્યો હોય તો માતા પિતાના જ ગુણધર્મો એની અંદર હોય કે ન હોય એનાથી અલગ તો એ પોતાને કરી ના શકે ક્યારે પણ મતલબ તમારામાં જે ખૂન આવ્યું હોય કે તમારામાં જે પણ જીન્સ આવ્યા તમને જીવન જેમણે આપ્યું એ લેવલ ઉપર તો તમે માતાને અને બાળકને કે માતા પિતાથી પોતાના બાળકને અલગ ના કરી શકો ને બાકી એઝ અ પર્સન એ ભલે એમનાથી અલગ હોય એ રીતે આપણે બધા જન્મ્યા બ્રહ્મ માંથી છીએ એટલે બ્રહ્મને પોતાનાથી અલગ હવે સમજાયું હેલો હા બોલ સ્નેહ હા હા હા રાજા સમજાયું એટલે કે આપણે જે બ્રહ્મમાંથી આપણે મતલબ છૂટા પડ્યા છે આપણે એના જ અંશ છે એમ હા એટલે બ્રહ્મમાં અને જીવમાં સજાતીય ભેદ પોસિબલ નથી નથી એવું તમે માનો કે મનુષ્ય અને કૂતરામાં સજાતીય ભેદ કેવાય કે મનુષ્ય અલગ છે અને કૂતરો અલગ છે કેમ કેમ કે એ લોકોના કેરેક્ટરિસ્ટિક અલગ છે એક સમાન જાતિ એ લોકો નથી પણ મનુષ્ય મનુષ્ય તો અલગ ના કહેવાય ને મનુષ્ય તો મનુષ્ય જ કહેવાય એ લેવલ ઉપર તો તમે એકબીજાથી અલગ ના થઈ શકો ને હા એ તો હ્યુમેનિટી એઝ એ થઈ જ ગયું એ હા એટલે હું એમ કહું હું સ્ત્રી છું ને આ પુરુષ છે કે આ બાલક છે કે આ વૃદ્ધ છે પણ મનુષ્ય તમે નામ આવે એટલે તો બધા તમને સેમ પેનલ ની નીચે ઉભું રહેવું જ પડે ને હા રાજા એવી રીતે એટલે બ્રહ્મ જે છે એ પોતે જ જીવ રૂપ બન્યા છે એટલે બ્રહ્મમાં અને જીવમાં સજાતીય ભેદ પોસિબલ નથી હા જી રાજા સમજાયું એટલે આને એવી રીતે હજી એક એક્ઝામ્પલ એમ સમજો કે જેવી રીતે હું કોઈ નાટકની અંદર મેં ભાગ લીધો હોય ને નાટકમાં મારો કોઈ રોલ હોય કોઈ પણ રોલ ચાલો તમે માની લો હવે ફોર એક્ઝામ્પલ હું મેલનો રોલ કરતી હું કે એમને રોલ ને તમે નામ આપી દો કે ચલો કોઈ પ્લે ચાલે છે હવે રામાયણનું પ્લે ચાલે છે એમાં મારો રોલ સીતા તરીકેનો હોય હવે સીતાજીનું રોલ મેં પ્લે કર્યું છે પણ શું એ રોલને તમે મૈત્રી ગોસ્વામીથી અલગ કરી શકો સીતાને નહીં સમજો અહીંયા એ પર્સનને સમજો કે જે ઊભું છે કે જે રોલ પ્લે કરે છે એને તમે મૈત્રી ગોસ્વામીથી અલગ કરી શકો કે ના કરી શકો ના કારણ કે પર્સન તો એ જ છે ખાલી કેરેક્ટર ડિફરન્સ થયું છે એમ કેમ કે સીતા કોણ બન્યું છે મૈત્રી ગોસ્વામી જ બની છે ને હા એવી રીતે આ દુનિયાના જેટલા પણ રોલ છે એ તો બધા ભગવાનના રોલ છે એટલે તમે જેવી રીતે આપણે પેલા સમજ્યા હતા કે જેટલા પણ નામ રૂપ કર્મ છે એ બધા જ ભગવાનને લીધેલા નામ રૂપ છે ભગવાનથી સ્વતંત્ર તો આ દુનિયામાં કઈ છે જ નહીં એટલે ભગવાન માંથી જ જો બધું બન્યું હોય તો તમે પોતાને બ્રહ્મથી અલગ ના કરી શકો હવે સમજાયું હા રાજા જેવી રીતે હું સીતાનો રોલ પ્લે કરતી હું તો મૈત્રી ગોસ્વામીને સીતાથી અલગ ના કરી શકાય એવી રીતે કૃષ્ણ કે બ્રહ્મ જ દુનિયાના બધા રોલ પ્લે કરતા હોય તો એ રોલને બ્રહ્મથી અલગ ના કરી શકાય એટલે હું પોતાને બ્રહ્મથી અલગ ના માની શકું કેમ કેમ કે આ રોલ ભગવાન જ પ્લે કરી રહ્યા છે એવું સમજી લો અહીંયા જી રાજા હવે સમજાય હા રાજા હમ તો આ સજાતીય ભેદની વાત છે કે જેવી રીતે મનુષ્ય અને કૂતરા એ બંનેને તમે એકબીજાથી અલગ કરી શકો કેમ કે બંનેની જાતિ અલગ છે પણ બ્રહ્મથી તમે આ ભેદ ન માની શકો કેમ કે બ્રહ્મ અને જીવ એક જ છે જી રાજા આ થયું સજાતીય ભેદ હવે વિજાતીય ભેદ આગળનું છે લઈ લે સ્નેહાકર હા રાજા વિજાતીય ભેદ પરસ્પર અસમાન ગુણધર્મો ધરાવનારને વિજાતીય ભેદ કહેવામાં વિજાતીય કહેવામાં આવે છે દાખલા તરીકે જળ અને જીવ જળ પદાર્થોનું પોતાના અસ્તિત્વનું ભાન હોતું નથી એટલે અહીંયા એ વિજાતીય ભેદ એટલે ડિફરન્સ બતાવ્યા છે કે જળમાં અને જીવમાં કેવી રીતના ડિફરન્સ પડે છે એ એના ગુણધર્મો જે બતાવે છે એને વિજાતીય કહેવામાં આવે છે અને જે કંઈ પણ જડ જળ અને જીવના જે પદાર્થો હોય છે એનું અસ્તિત્વ એટલે એને મીન્સ એનું કહેવાય સેન્સ હોતું નથી એમ તેઓમાં સુખ દુઃખ ઈચ્છા પ્રયત્ન વગેરે ગુણો હોતા નથી મતલબ જે જડ હોય છે એનામાં સુખ દુઃખ ઈચ્છા કે કોઈ પણ જે વસ્તુ હોય છે એને એ વસ્તુ લાગુ હોતી નથી પડતી એમ જ્યારે જીવમાં આ બધા ગુણો હોય છે જીવમાં જીવમાં શું હોય છે કે આ બધી ફિલિંગ્સ હોય છે એનામાં કે એને સુખ થાય છે દુઃખ થાય છે કે એને ઈચ્છા થાય છે એ બધું જીવોમાં હોય છે ધારો કે જળમાં એ વસ્તુ હોતી નથી એવું અહીં કહેવામાં આવે છે આથી જળ જીવ વચ્ચે વિજાતીય ભેદ હોય છે એથી આ બધેમાં આ બંનેમાં જળ અને જીવમાં આ વિજાતીય ડિફરન્સ હોય છે એમ એટલે એને ફિલિંગ ને એવું બધું થાય છે જળને એવું થતું નથી બરાબર જ હા સ્ત્રી પુરુષ ગાય ઘોડો મનુષ્ય પશુ વગેરે વિજાતીય ભેદના દ્રષ્ટાંતો છે એટલે કે સ્ત્રી પુરુષ ગાય ઘોડો આ બધું જે છે એ લિવિંગ થિંગ છે એનામાં જે વિજાતીય એટલે મીન્સ એનામાં જે ડિફરન્સ છે એનું એક્ઝામ્પલ આપે છે જળ બ્રહ્મ થી વિજાતીય માની શકાય છે અને જળ અને જગત જે છે બ્રહ્મથી મતલબ ડિફરન્સ મતલબ વિજાતીય છે એવું માની શકાય છે હકીકતમાં તો જીવની માફકત જળ જગત પણ બ્રહ્મનો જ અંશ હોય છે એટલે કે રિયાલિટી રિયાલિટીમાં આમ જોવા જઈએ તો જળ અને જીવ જે છે બધું આપણે હમણાં જ આપે કહ્યું કે જે બધું પ્રભુ જ બન્યો છે એટલે એ બ્રહ્મનો જ અંશ છે એમ કે જે જગતમાં જે પદાર્થો બન્યા છે જળ હોય ચાહે જીવ હોય કઈ પણ હોય એ બધું બ્રહ્મનો જ અંશ છે એમ છતાં જીવની તુલનામાં જળ પદાર્થોમાં બ્રહ્મના ગુણધર્મનો તિરોભાવ વધુ પ્રમાણમાં હોય છે એટલે કે જીવની કમ્પેરિઝનમાં જોઈએ તો જે બ્રહ્મના પદાર્થો છે એટલે કે એના જે ગુણધર્મો છે એ થોડા તિરોહિત તિરોભાવ એટલે આનું શું રાજા <coughs> એટલે જીવની તુલનામાં એટલે કમ્પેરિઝનમાં જે છે એ તિરોભાવ વધુ પ્રમાણમાં હોય છે એટલે એટલે ત્રણ કેરેક્ટરિસ્ટિક બ્રહ્મના છે સત ચેત અને આનંદ તો જળની અંદર કેવલ સત્ગુણ ધર્મ હોય છે અને ચિત્ત અને આનંદ તિરોહિત હોય છે જયારે જીવાત્માની અંદર સત અને ચિત્ત હોય છે આનંદ તિરોહિત હોય છે અચ્છા એટલે એ કમ્પેરિઝન તિરોહિત હોય છે હા એટલે જળ કરતા જીવમાં ઓછા તિરોહિત હોય છે કેમ એક આનંદ તિરોહિત છે જળની અંદર ચિત્ત અને આનંદ બંને તિરોહિત છે એમ થોડું ક્લિયર કરો ને એટલે જીવની તુલનામાં જળ પદાર્થોમાં બ્રહ્મના ગુણધર્મોનો તિરોભાવ વધુ પ્રમાણમાં હોય છે હવે આનો પહેલા યાદ કરો પ્રપંચ વિવેકના ને ત્રણ ગુણધર્મો બ્રહ્મ ની અંદર છે એક સત એક ચિત્ત અને એક આનંદ સતનો મતલબ છે અસ્તિત્વ કે સત્તા એક્ઝિસ્ટન્સ ટુ એક્ઝિસ્ટ ચૈતન્યનો મતલબ છે એક્ઝિસ્ટન્સની અવેરનેસ કે હું એક્ઝિસ્ટ કરું છું એ જાતની અવેરનેસ એ ચૈતન્ય છે આનંદ ગુણધર્મનો મતલબ છે કે જે અનલિમિટેડ છે જેના ઉપર કોઈ જાતની સીમા નથી એ આનંદ છે એ આનંદ ગુણધર્મ છે હવે જ્યારે જળ પદાર્થ પેદા થાય છે તો એમાં કેવલ સાત ગુણધર્મ હોય છે જળ એક્ઝામ્પલ જેવી રીતે ટેબલ છે ખુરશી છે મોબાઈલ છે કમ્પ્યુટર છે આ બધું જળ છે નોન લિવિંગ છે એની અંદર શું છે એ લોકોની સત્તા છે ટેબલ સત્તા છે મોબાઈલની સત્તા છે એનું અસ્તિત્વ છે કમ્પ્યુટરની પણ સત્તા છે એનું અસ્તિત્વ છે પણ શું એને ચૈતન્યની અવેરનેસ છે કે હું એક્ઝિસ્ટ કરું છું એવું ટેબલને ખબર છે નથી ખબર કેમ નથી ખબર કેમ કે એની અંદર ચૈતન્ય નથી એ કેવલ living organism non living organism છે એ લિવિંગ ઓર્ગેનિઝમ નથી એની સામે મનુષ્યને લ્યો કે કૂતરા બિલાડાને લઈ લ્યો તો કૂતરાને ખબર છે કે હું એક્ઝિસ્ટ કરું છું એ તો લિવિંગ છે રે રાજા પણ હા તો એને ખબર છે ને કે મારું અસ્તિત્વ છે એને તમે મારો તો એને ફીલ થાય છે એને તમે પ્રેમ કરો તો એને ફીલ થાય છે કેમ ફીલ થાય છે કેમ કે એની અંદર ચૈતન્ય છે ટેબલ ને કેમ ફીલ નથી થતું કેમ કે એમાં ચૈતન્ય નથી એ નોન લિવિંગ ઓર્ગેનિઝમ છે ત્યાં લિવિંગ છે તો એ રીતે જળ પદાર્થો જે છે એમની કેવલ સત્તા છે એમનો એક્ઝિસ્ટન્સ છે એની સામે જે જીવ છે એમાં ચૈતન્ય પણ છે અને એની સત્તા પણ છે જેમ કે મારું અસ્તિત્વ છે તો મને ખબર છે કે હું એક્ઝિસ્ટ કરું છું મારામાં એ એક્ઝિસ્ટન્સની અવેરનેસ છે તો એવી રીતે જળ અને જીવ બંનેમાં ડિફરન્સ શું છે કે જળની અંદર ચૈતન્ય નથી અને આનંદ પણ નથી જીવની અંદર ચૈતન્ય અને સત છે પણ આનંદ નથી હવે બંનેમાં આમ કમ્પેરિઝન કરો તો બ્રહ્મનો એક ગુણધર્મ જળમાં છે ને બે કેરેક્ટરિસ્ટિક જીવમાં છે તો વધારે શેમાં છે જીવમાં વધારે છે અને જળમાં ઓછા હવે સમજાયું હા રાજા હમ આથી જળને વિજાતીય માનવામાં આવે છે એથી જળ જે છે એને કોઈ ફિલિંગ નથી હોતી એટલે એને વિજાતીય કહેવામાં આવે છે આ વિજાતીયતા પરંતુ તાત્વિક નથી સાત્વિક નથી સાત્વિક નથી એનો મતલબ શું છે કે જે રીતે મેં તમને પહેલા કીધું હતું કે તિરોભાવ નું મતલબ એ થાય છે કે છુપાયેલો હોવું ન હોવું એવું એનો અર્થ નથી મતલબ ટોટલ એબસન્સ નથી એ કેવલ છુપાયેલું છે એને ઢાંકી દીધું છે તિરોભાવ નું અર્થ એવું થાય છે જેવી રીતે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે જ્ઞાનેશ્વર કરીને સંત હતા મહારાષ્ટ્રમાં એમનું ચરિત્ર આવે છે તો એમની સાથે એવું થયું હતું કે એમણે દિવાલ ઉપર બેઠા હતા એની સામેથી એક સંત બીજા આવે છે એ વાઘ ઉપર બેસીને આવે છે ટાઈગર ઉપર બેસીને આવે છે તો એ શો ઓફ કરવા માંગતા હોય છે કે જો મારું પાવર કેટલું છે કે મેં ટાઈગર ને પોતાના કંટ્રોલમાં કર્યું છે તો એને જોઈને જ્ઞાનેશ્વર દિવાલ ઉપર બેસ્યા હોય છે તો એ દિવાલને ચલાવે છે દિવાલ ચાલીને સંત સુધી જાય છે તો સંતને એમ થાય છે કે મેં તો એક જીવતા પશુને પોતાના કંટ્રોલમાં કર્યું છે જ્ઞાનેશ્વરે તો નોન લિવિંગ ઓર્ગેનિઝમ મતલબ દિવાલને પણ ચલાવી દીધી છે તો દિવાલ ચાલી કેવી રીતે જો એની અંદર ચૈતન્ય ગુણધર્મ ન હોય કે લિવિંગનેસ ન હોય તો દિવાલ ચાલી જ કેવી રીતે પણ એ ચાલી શું કામ ચાલી કેમ કે એની અંદર ચૈતન્ય ગુણધર્મ છુપાયેલો હતો ને ભગવાનની ઈચ્છા થઈ કે જ્ઞાનેશ્વરની ઈચ્છા થઈ તો એ ચૈતન્ય પ્રકટ થઈ ગયું અને ચાલવા લાગી એ જ રીતે ગાય ભેંસ વગેરેના ચરિત્રમાં એમાં જ્ઞાનેશ્વરની વાર્તામાં જ આવે છે કે ભેંસ હોય છે એને એનો માલિક બહુ મારતો હોય છે તો ત્યારે જ્ઞાનેશ્વર આવીને એમ કે છે કે આને મારો નહીં આ જાનવર છે તો શું થયું મનુષ્ય નથી તો શું થયું પણ આની અંદર પ્રાણ તો છે કે નહીં તો એને કીધું કે આ વેદના મંત્ર બોલે તો હું માનું કે આ જીવિત છે નહીં તો પશુ હોય એમાં પશુ તો જડ જેવો જ કહેવાય ને ત્યારે જ્ઞાનેશ્વરે એના ઉપર હાથ રાખ્યો તો જે પાડો જે છે વેદના મંત્ર બોલવા લાગ્યો આ બધા સુપર પાવર તમે આપણે એને કહી દઈએ છીએ પણ આ સુપર પાવર્સ નથી બ્રહ્મમાંથી પેદા થયેલા હોવાને કારણે આપણા બધામાં જ સતચિત અને આનંદ કેમ કે બ્રહ્મના અંશ છીએ તો આપણી અંદર બધું જ છે પણ ભગવાન પોતાની લીલાને ચલાવવા માંગે છે અને ડિફરન્સીસ ક્રિએટ કરવા માટે એ ગુણધર્મોને છુપાવી દે છે એટલે આપણી અંદર લિમિટેશન્સ આવી જાય છે કે જળ પદાર્થોની અંદરથી અવેરનેસ જતી રહે છે પણ જેવી રીતે જ્ઞાનેશ્વરે દિવાલને ચલાવી દીધી તો એ નોન લિવિંગ ઓર્ગેનિઝમની અંદર એ લિવિંગનેસ પાછી આવી નથી તો ક્યાંથી આવી આ ક્વેશ્ચન રેઝ કરો તો તમે એ વાતને સમજવાનું કે એમાં છે જ પણ કેવલ છુપાયેલી છે તો તેરો ભાવનો અર્થ એ છે તો આ વિજાતીયતા તાત્વિક નથી તાત્વિક એટલે કે બ્રહ્મમાંથી તમે પેદા થયેલા છો તો બ્રહ્મમાં જે સતચિત અને આનંદ જે છે એ ત્રણે બ્રહ્મમાંથી પેદા થનાર દરેક પદાર્થની અંદર સતચિત અને આનંદ ત્રણે ત્રણ છે જ એમાં તમે શંકા ન કરી શકો એ અલગ છે એવું તમે કહી ના શકો કેમ ન કહી શકો કેમ કે જેમાંથી પેદા થયા છો એના ગુણધર્મો તો તમારી અંદર આવશે જ જેવી રીતે કેટલાક લોકો બચ્ચાઓ એવા હોય કે નાનપણમાં એ બહુ તોફાની હોય કે બહુ એરોગન્ટ હોય કે માતા પિતાની વાતો ન માનતા હોય એ જાતનું નેચરના હોય મોટા થયા પછી બરોબર થઈ જાય તો બરોબર થયા કેવી રીતે કેમ કે એ લોકોની અંદર માતા પિતાના કોઈ કેરેક્ટરિસ્ટિક આવેલા છે માતાની અચ્છાઈ કે પિતાની અચ્છાઈ માતાના ગુણો કે પિતાના ગુણો બાળકમાં છે પણ બચપનમાં કે એ એજની અંદર નથી દેખાતા એક એજ પછી દેખાવા લાગે છે તો નતા તો ક્યાંથી દેખાયા પણ વાત એ સમજવાની કે હતા પણ છુપાયેલા હતા કેમ કે પેદા જેમાંથી તમે થયા છો એના ગુણો તો તમારી અંદર તો આવવાના જ છે તો એ વાતને અહીંયા સમજવાની કે બ્રહ્મમાંથી જો પેદા થયેલા હો તો બ્રહ્મના ગુણો તો તમારી અંદર આવશે જ ક્યાં જશે તો છુપાયેલા છે કેવલ છે તો અંદર આપણી ક્યાંક ને ક્યાંક એને જગાવવા પડે છે કેવલ એ વાત ને અહીંયા સમજવાની છે કે તાત્વિક નથી કેમ કેમ કે જળ પણ બ્રહ્મમાંથી પેદા થયેલો છે અને જીવ પણ બ્રહ્મમાંથી પેદા થયેલો છે એટલે આપણને બંને વિજાતીય દેખાય છે પણ એ તાત્વિક ભેદ નથી એ કેવલ સંસારમાં આપણને દેખીતો ભેદ છે અસલી ભેદ નથી હા જી રાજા સમજાય છે એટલે ટોટલ એબસેન્સ નથી એમ એ થોડેક ટાઈમ માટે એ થોડુંક તિરોહિત થઈ જાય છે પણ એબસેન્સ મુકાયેલું છે બસ ટાઈમ આવશે ત્યારે એ પણ એની પ્રેઝન્સ ભગવાનની ભગવાનની ઈચ્છા હોય તે ખબર હાજી હાજી નેહા કેલવા સબકના ફોન મ્યુટ રાખો હા તો વિજાતી મતલબ મેં જેવી રીતે પેલા એક્ઝામ્પલ આપ્યું કે મનુષ્ય અને કૂતરો અલગ અલગ છે કેમ અલગ છે કેમ કે મનુષ્યની અંદર મનુષ્યતા છે કૂતરાની અંદર પશુતા છે આ બે જાતિ છે પશુતા અને મનુષ્યતા એ બે જાતિ છે બંનેમાં અલગ અલગ હોવાને કારણે બંને વિજાતીય છે પણ હવે જેવી રીતે પાડો પણ વેદના મંત્રો બોલે છે દિવાલ પણ ચાલવા લાગી જાય છે આ બધું શું પ્રૂવ કરે છે કે એની અંદર એ કેરેક્ટરિસ્ટિક હાજર છે પણ આપણને દેખાતા નથી ભગવાનની ઈચ્છા હોય ત્યારે જાગૃત થઈ જાય ત્યારે આપણને દેખાય એટલે એ બંનેમાં તાત્વિક ભેદ નથી સંસારની લીલા ચલાવવા માંગે છે ભગવાન એટલે આ જાતના ડિફરન્સીસ ભગવાને ક્રિએટ કર્યા છે હા જી રાજા લીલાની સિદ્ધિ માટે અનેક નામ રૂપો ધારણ કરવાની ઈચ્છાથી ખુદ બ્રહ્મમાં જ અને પોતે બ્રહ્મ જ પ્રગટ કરેલી આ વિજાતીયતા છે એટલે કે એમની લીલાની જે આ લીલાની એક સિદ્ધિ છે એના માટે એમને અનેક નામ અને રૂપો ધારણ કર્યા છે એમની પોતાની ઈચ્છાથી જ એટલે જ બ્રહ્મ પોતે જ બધું નામ રૂપે બધું બન્યું છે અને એ બ્રહ્મ જ બધી જ રીતે આખા જગતમાં પ્રગટ થયેલો છે એટલે એને વિજાતીયતા કહેવામાં આવે છે એટલે બધું ઓફ્ટરઓલ આમ જોવા જઈએ તો બધું બ્રહ્મ જ બન્યો છે એમ ચાહે નામ રૂપ નામથી હોય કે રૂપથી હોય કે ગમે તે હોય એમ આથી તત્વ દ્રષ્ટિએ જળ પદાર્થો જ્યારે બ્રહ્મથી વિજાતીય નથી એથી જ તત્વ દ્રષ્ટિથી આપણે જોવા જઈએ તો ચાહે જળ પદાર્થ હોય કે જીવ હોય કઈ પણ હોય એ બધું જ બ્રહ્મ બ્રહ્મ જ છે બ્રહ્મથી કઈ જુદું છે જ નહીં ત્યારે બ્રહ્મ અને જળ વચ્ચે વિજાતીય ભેદ પણ ક્યાંથી શક્ય હોય એથી જ બ્રહ્મ અને જળ વચ્ચે જે છે એ વિજાતીય ભેદ પણ કેવી રીતે આમ પોસિબલ છે એમ અહીંયા ક્વેશ્ચન કર્યો છે હા આમ તત્વથી તત્વની દ્રષ્ટિએ જોઈએ તો લિવિંગ ઓર્ગેનિઝમ હોય કે નોન લિવિંગ હોય કે ગમે તે હોય એ બધું જ બ્રહ્મ જ બન્યો છે એટલે એમાં વિજાતીયતા વિજાતીય નથી એમ કહેવામાં માંગુ એટલે એના ગુણધર્મો ભાવ છે થોડા થોડાક અંશે પણ એનું જે ટોટલી નથી એવું નથી એમ હા બરોબર છે આમાં કઈ પૂછવું છે એમ તો મેં સમજાવી દીધું છે આને કે તત્વ દ્રષ્ટિએ જળ પદાર્થો જ્યારે બ્રહ્મથી વિજાતીય નથી ત્યારે બ્રહ્મ અને જળ વચ્ચે વિજાતીય ભેદ પણ ક્યાંથી હોઈ શકે મતલબ તમે અહીંયા એક ક્વેશ્ચન રેઝ કરો કે ચૈતન્ય તો ગુણધર્મ જીવાત્મામાં અને બ્રહ્મમાં કોમન છે પણ જળ અને બ્રહ્મમાં શું કોમન છે એમાં તો અલગ અલગ છે તો એ વાત નહીં આ કીધી છે કે અલગ અલગ નથી કેમ અલગ નથી કેમ કે બ્રહ્મ અને જડ એ જડ પણ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયેલું છે બ્રહ્મથી સ્વતંત્ર તો કંઈ છે નહીં એટલે બ્રહ્મમાંથી પેદા થયેલા હોવાને કારણે સત્તા તો બ્રહ્મની જ છે કે સત્વગુણ ધર્મ જે જડ પદાર્થની અંદર છે એ તો બ્રહ્મનું જ છે એ વાત અહીંયા સમજાવ્યું છે હલો હા બોલો આગળ રાજા હા આમાં કઈ ન સમજાયું હોય તો પૂછો બાકી મેં તો એક્સપ્લેન કરી દીધું છે આને રાજા હા બોલ રાજા આગળ ફર્સ્ટ પેરેગ્રાફમાં વસ્તુકૃત પરિચ્છેદ નથી એ એટલે શું રાજા ક્યાં લખ્યું છે એ ફર્સ્ટ પેરેગ્રાફમાં જ છે રાજા થર્ડ લાઈન ફર્સ્ટ પેરેગ્રાફમાં થર્ડ લાઈન ટોપિક છે ને એ જ લાઈન મતલબ આથી તત્વ દ્રષ્ટિએ જળ પદાર્થો જયારે બ્રહ્મ થી વિજાતી નથી ત્યારે બ્રહ્મ ને જળ વચ્ચે વિજાતી સ્નેહા મને એક્ઝેક્ટ લાઈન બતાડ મને નથી મળતું આ જે ટોપિક છે ને તે સર્વવ્યાપી સર્વાત્મક હોવાથી વિવિધ તારી અવાજ બહુ સ્લો આવે છે મને સંભળાતું નથી હેલો હા બોલ આ જે ટોપિક છે ને રાજા તે સર્વવ્યાપી સર્વાત્મક હોવાથી ત્રિવિધ ભેદ વિવર્જિત પણ એ જે ટોપિક છે ને એની થર્ડ લાઈન છે તારી અવાજ મને નથી બિલકુલ સંભળાતી આ ટોપિક ની શરૂઆતમાં છે ને એ સર્વવ્યાપી સર્વાત્મક હોવાથી એમાં થર્ડ લાઈન અચ્છા હા ત્યારે બ્રહ્મમાં વસ્તુકૃત પરિચ્છેદ નથી તેવું કેમ કહી શકાય વસ્તુકૃત પરિચ્છેદ મતલબ એ છે કે અહીંયા દરેક મતલબ જળ જીવ અને અંતર્યામી ત્રણે બ્રહ્મથી ભિન્ન ભિન્ન છે એવું નથી એમ કેમ કહી શકાય મતલબ તમે અભિન્ન કેવી રીતે કહી શકો એમ એટલે આ જળ જીવ અને અંતર્યામીને નથી એવું કેવી રીતના કહી શકો એમ હા એટલું એટલું જ લેવાનું છે ને રાજા હા એટલું જ હવે આવે છે રાજા અવાજ હા હવે બરોબર છે એનાથી કરી રહ્યા મતલબ જળ જીવ અને અંતર્યામી એ ત્રણેય આપણને અલગ અલગ પદાર્થ દેખાય છે હું મને ટેબલ થી અલગ સમજુ છું ટેબલ મને મારાથી અલગ પોતાનાથી અલગ સમજે છે હું અંતર્યામીને મારાથી અલગ સમજુ છું એટલે દુનિયામાં તમે જોવા જાઓ તો આપણને ચાર પદાર્થ દેખાય છે એક બ્રહ્મ દેખાય છે એક જળ દેખાય છે એક જીવ દેખાય છે અને એક અંતર્યામી દેખાય છે હવે સમજાયું હા રાજા હાલોલથી તમારા ફોન માંથી અવાજ આવે છે પોતાના ફોન ને મ્યુટ કરો જળ જીવ અંતર્યામી અને બીજું શું કહ્યું રાજા ચોથું બ્રહ્મ આપણે જોવા જઈએ તો ચાર પદાર્થ આપણને દેખાય છે ને દુનિયામાં હા જી રાજા આ કોઈ પણ વાતને સમજ્યા વગર ઉપર ઉપરથી આપણે જોઈએ તો આ ચાર ભેદ આપણને દેખાય છે એમ હા જી દાદા એટલા માટે જ અહીંયા સજાતી અને એના એ બધું એના માટે જ આપ્યું છે કે આ એ અલગ નથી એટલા માટે જ બતાવવા માટે જ એ આપ્યું છે રાજા હા સજાતીય અને વિજાતીય હા એટલે જ આ ત્રણ ભેદ અહીંયા સમજાવે છે કે આપણે જોવા જઈએ તો અલગ અલગ આપણને દેખાય છે તો અહીંયા એ અલગ અલગ નથી એવું આપણે કીધું આગળ આપણે એ વાતને કીધી ને કે બ્રહ્મ થી કઈ પણ અલગ નથી બધું બ્રહ્મ છે તો એવું કઈ રીતે કહી શકાય કેમ કે આપણને દેખાય તો બધી વસ્તુ અલગ અલગ છે તો અહીંયા સમજાવ્યું છે કે આ ત્રણેય જે છે એ અલગ અલગ નથી બ્રહ્મ થી બધું ભિન્ન નથી દેખાય છે ભિન્ન ભલે પણ બધું એક છે હા જી રાજા હા થયું ને ઠીક છે હવે સ્વાગત ટોપિક એકચ્યુઅલી થોડું ડિસ્ક્રિપ્ટિવ છે કે અત્યારે જો સ્ટાર્ટ કર્યું તો પૂરું નહીં થાય અને અધૂરું રહેશે તો નેક્સ્ટ ક્લાસમાં પાછું એને ફરીથી સ્ટાર્ટ કરવું પડશે એટલે અત્યારે આપણે આને અહીંયા સ્ટોપ કરીએ આજે સજાતીય અને વિજાતીય ભેદ એ બંનેને સારી રીતે સમજી લેજો સ્વગત ભેદ ને આપણે નેક્સ્ટ ક્લાસમાં લેશું હા દાનોત્રણ